શ્લોક નંબર વન હંડ્રેડ ફોર્ટીન ગુણીનામ ગુણવતાયા જ્ઞેયમ યે તત્પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાંતિ વિદોપ્યધ અને વિદ્યાધિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમફળ જાણવું ક્યુ તો જે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી ને સત્સંગ કરવો અને એમ ભક્તિ અને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે પોતાના આત્માના આત્યંતિક કલ્યાણ માટે ભગવાનમાં ભક્તિ હોવી તે જ અસાધારણ સાધન છે તેથી તેના વિના અન્ય ઘણા ગુણ હોય જ્ઞાન વૈરાગ્યાદી જેવા મહત્ત્વના ગુણ હોય તો પણ તેની કોઈ વિશેષતા નથી ઉલટું ભક્તિ વિનાના હોય તો અભિમાનના અભિમાનાદિકના કારણ બનીને અધાપતન કરનારા થાય છે શ્લોકમાં ગુણીનામ ગુણવતાયામ એવું કહ્યું છે તે જાતિનું પણ ઉપલક્ષક છે એમ સમજવું અર્થાત જેમ ગુણો હોય ને ભક્તિ ન હોય તો અધાપતન નોતરે છે તેમજ ઊંચી જાતિ હોય ને ભક્તિ ન હોય ઊંચો આશ્રમ સંન્યાસ ત્યાગાશ્રમ હોય મેં ભક્તિ ન થઈ તો પણ અધપતનનું કારણ બને છે આ બધા ભક્તિ સહિત હોય ત્યારે જ સાચી શોભાને પામે છે એવું આ શ્લોકમાં બતાવે છે બુદ્ધિ આદિ ગુણ જેમાં હોય તે ગુણવાન કહેવાય આવા ગુણવાનપણાનું સર્વોત્તમ ફળ આટલું જ કહી શકાય કે શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં ભક્તિ અને તેનો હેતુ સત્સંગ એ બે થાય તે સ્વયં ભગવાને કહ્યું છે કે પ્રાયેણ ભક્તિ યોગેન સત્સંગેન વિનોદ્ધવા નોપાયો વિદ્યતે સંઘ્રિયં પ્રાયણમ પ્રાયણમ હિ સતામહમ હે ઉદ્ધવ મારો એવો નિશ્ચય છે કે સત્સંગ અને ભક્તિ આ બંને સાધનોને એકસાથે કરતા રહેવું જોઈએ આ બે આ બેના સિવાય સંસાર સાગરને પાર કરવાનો અન્ય કોઈ ઉપાય જ નથી કારણ કે સંત પુરુષો મને પોતાનો આશ્રય માને છે અને હું હંમેશા તેમની પાસે જ રહું છું એશા બુદ્ધિમતામ બુદ્ધિર મનીષા ચ મનીષિણામ યત સત્ય મંદૃતે નેહ મર્ત્ય નાપનોતી મામૃતમ વિવેકી પુરુષના વિવેકની અને ચતુર પુરુષોના ચાતુર્યની પરાકાષ્ઠા આમાં જ છે કે તેઓ વિનાશી અને અસત્ય શરીરથી અવિનાશી અને સત્ય તત્વરૂપ મને પ્રાપ્ત કરી લે તે નારદજીએ કહ્યું છે કે ઇદમ હિ પુંસ તપસ શ્રુતસ્ય વા સ્વિષ્ટસ્ય સુક્તસ્ય ચ બુદ્ધિદત્તયો અવિચ્યુતોર્થો કવિભીર નિરૂપિતો યદુત્તમ શ્લોક ગુણાનું વર્ણનમ વિદ્વાનોએ એ વાતનું નિરૂપણ કર્યું છે કે મનુષ્યની તપસ્યા વેદાધ્યયન યજ્ઞાનુષ્ઠાન સ્વાધ્યાય જ્ઞાન અને દાનનું એકમાત્ર પ્રયોજન એટલું જ છે કે પુણ્યકીર્તિ કીર્તિ ભગવાન શ્રીકૃષ્ણના ગુણો અને લીલાઓનું વર્ણન કરવામાં આવે તેનાથી થાય તત્કર્મ હરિતોષમ યત્સા વિદ્યા તન્મતિર્યયા વાસ્તવમાં કર્મ તો તેજ છે જેનાથી ભગવાનને રાજી કરાય અને વિદ્યા પણ તે જ છે કે જેનાથી ભગવાનમાં ચિત્ત પરોવાય વિદુરજીએ કહ્યું છે કે શ્રુતસ્ય પુંસામ શ્રમસ્ય નનવંજસા સુરીભી રીડિતોર્થ તત્તદ ગુણાનું શ્રવણમ મુકુંદ પાદાર વિંદમ હૃદયેશુ યેશામ જેના હૃદયમાં શ્રી મુકુંદ ભગવાનના ચરણારવિંદ વિરાજતા હોય આવા ભક્તોના ગુણોને સાંભળવા તે જ મનુષ્યએ ઘણા દિવસ સુધી મહેનત કરીને કરેલા શાસ્ત્રાભ્યાસના પરિશ્રમનું મુખ્ય ફળ છે આવો વિદ્વાનોનો મત છે શ્રુતસ્ય પુંસામ સુચિરશ્રમસ્ય નન્વંજસા સુરીભિરીડિતોર્થ તત્તદ ગુણાનું શ્રવણમ મુકુંદ પાદાર વિંદમ હૃદયેશુ યેશામ જેના હૃદયમાં શ્રી મુકુંદ ભગવાનના ચરણારવિંદ બિરાજતા હોય આવા ભક્તોના ગુણોને સાંભળવા તે જ મનુષ્યે ઘણા દિવસ સુધી મહેનત કરીને કરેલા શાસ્ત્રાભ્યાસના પરિશ્રમનું મુખ્ય ફળ છે આવો વિદ્વાનોનો મત છે કોઈ ફરીથી ગુજરાતી વાંચો જેના હૃદયમાં શ્રી મુકુંદ ભગવાનના ચરણારવિંદ વિરાજતા હોય આવા ભક્તોના ગુણોને સાંભળવા તે જ મનુષ્યએ ઘણા દિવસ સુધી મહેનત કરીને કરેલા શાસ્ત્રાભ્યાસના પરિશ્રમનું મુખ્ય ફળ છે આવો વિદ્વાનોનો મત છે ભગવાનનો ભક્ત હોય એના ગુણો સાંભળી ગયા એનો શાસ્ત્ર અભ્યાસ કર્યો એ ઘણી મહેનત કરીને એનું મુખ્ય ફળ છે તો શાસ્ત્ર અભ્યાસ ન કર્યો હોય તો પછી ભગવાનના ભગતના ગુણો ન સાંભળ્યા કે સાંભળીએ કે પણ શાસ્ત્ર અભ્યાસ કર્યા પછી અમુકનું વધારે કઠણ થાય પોતાને શાસ્ત્ર અભ્યાસ કર્યો હોય એનું ફળ એ ગુણો ન સાંભળીએ કે એમ હોય તો પછી ઓલાને ન ફળ મળવું જોઈએ હો કીધું શાસ્ત્ર અભ્યાસ કરવાનું ફળ હું ગુણો સાંભળવા ભગવાન બીજાને ભગવાન તો પછી શાસ્ત્ર અભ્યાસ કર્યા વિના માણસો હતે સાંભળી આપતા હોય તો શાસ્ત્ર અભ્યાસનું ફળ કેવી રીતે ગણાય હું ભાઈ હું કઉ છું સમજ્યા તમે હું કયો <coughs> સ્વામીજી તો હજી નથી સમજાય એમાં વિશેષતા શું રહી એની શાસ્ત્ર અભ્યાસ કર્યો એમ શાસ્ત્ર અભ્યાસનું ફળ કીધું તો તો એ શાસ્ત્ર અભ્યાસનું ફળ વિના એ ઓલાની એમને ફળ મળી જાય તો એ શાસ્ત્ર અભ્યાસનું ફળ કેમ થયું હે તો હું આવ્યું કયો એક થઈ જાય બે એક થઈ જાય બેનો એમ નહીં એટલે તો હું પછી એમાં હું કીધું એને હજી શ્લોક વાંચો ફરીથી જેના હૃદયમાં શ્રી મુકુંદ ભગવાનના ચરણારવિંદ વિરાજતા હોય આવા ભક્તોના ગુણોને સાંભળવા તે જ મનુષ્યએ ઘણા દિવસ સુધી મહેનત કરીને કરેલા શાસ્ત્રાભ્યાસના પરિશ્રમનું મુખ્ય ફળ છે આવો વિદ્વાનોનો મત છે તો <coughs> હું આવ્યું તો હું સમજવું એનું નગર નો સાંભળે આ સ્વામીજીએ ક્યાં કર્યો શાસ્ત્ર અભ્યાસ કોણ વલ્લભ સ્વામી તો એને સાંભળવા હોય તો હે તો તમે ના પાડો જે શાસ્ત્ર અભ્યાસ કર્યો એ ના પાડે કે પેલા તમે સાંભળતા નહીં હે તમે ઓલા બાળમુકુંદ સ્વામીનું જીવન ચરિત્ર વાંચતા હોય તો ભાઈ સદગુણ સ્વામીને તો ઉઠાડી મૂકવા પડે ને કા એ કોણ ઉઠાડે મૂકે આપણે ભીણા હોય એ જ ઉઠાડી મૂકવા પડે ને બે તમે ભાગી જવાય કા એવું જ કીધું ને હે એવું કીધું કે કેવું કીધું પણ શાસ્ત્ર ન ભણે તો એ ન સાંભળીએ કે તો પછી ઓલાને જ કે મુખ્ય ફળ શું કરવાને એમ એટલે આવું થવું જોઈએ એમ જો ન થાય તો એ શાસ્ત્ર ન ભણ્યો કે આવું થવું જોઈએ સાંભળી શકવું જોઈએ નહીતર શાસ્ત્ર ન ભણ્યો કે શાસ્ત્ર ન ભણે તો કાંઈ નહીં ફળ તો મળી જાય છે શાસ્ત્ર ન મળે ભણે એને ફળ મળે કે ન મળે શું ફળ સાંભળી ભગવાનના ભગતના ગુણ સાંભળવા એ ફળ છે ને તો શાસ્ત્ર ભણે તો જ મળે કે ન ભણે તો મળે ન ભણે તો અને ભણે તોય મળે તો ભણવાનું ફળ એ ક્યાંથી કહેવાય એ તો એને પહેલાથી જ મળી ગયું હતું આપણે તો કઈ સમજાતું નથી એવું સ્વામીજી શું કહ્યું તમે શું કહો ભાઈ સ્વામીજી <coughs> હે શાસ્ત્ર આપણને તો એવું સમજાય છે કે ન ભણે તો સાંભળી શકે સાંભળવાની એની છૂટ હોય કે ન હોય તો આમાં કીધું ભણે એને જ ફળ મળે ભણે એનું ફળ છે એ ભણે એને જ ન મળે એવું તો કઈ નથી પણ એ ભણે એનું ફળ છે એ આપણને મોટો સંશય છે એમાં હાલે તો આગળ જવા દો વિશેષ રીતે ઓલા ઓલા બંધિયાળું હોય ભણીને શાસ્ત્રમાં એના ગુણને સમજવા એમ એ જ એનું ફળ છે ઓલા તો સમજી ન કે ને બરાબર એટલા માટે એટલે એ ભણવાનું ફળ છે હું કરવા ભણવા ભણવું શું કરવા એમ ભક્તના સમજવા ને એને એને બરાબર એનો મહિમા સમજવા વધારે સમજવા માટે એને સમજવા માટે ભણવું ભણવું એ આમ તો બીજા માટે નથી ભણવાની જરૂર ભગવાનના અને ભગવાનના ભગતના ગુણ સમજવા માટે ગુણનો મહિમા સમજવા માટે ભણવાનું છે વિદુરજીએ કહ્યું છે કે શ્રુતસ્ય પુંસામ સુચિરશ્રમસ્ય નન્વંજસા સુરીભી રીડિતોર્થ તત્તદ ગુણાનું શ્રવણમ મુકુંદ પાદારવિંદમ હૃદયેશુ યેશામ જેના હૃદયમાં શ્રી મુકુંદ ભગવાનના ચરણારવિંદ બિરાજતા હોય આવા ભક્તોના ગુણોને સાંભળવા તે જ મનુષ્યએ ઘણા દિવસ સુધી મહેનત કરીને કરેલા શાસ્ત્રાભ્યાસના પરિશ્રમનું મુખ્ય ફળ છે એટલે એટલા માટે શાસ્ત્રાભ્યાસ કરવો વધારે સમજાય એટલા માટે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે વિદ્યાદિભીર ગુણેર નૃણામ શાસ્ત્રાભ્યાસ તમે ગુણ સાંભળવા માટે કરો છો કે ગુણ કથા ગુણની કથા કરવા માટે કરો છો શાસ્ત્રવ્યત કથા કરવા માટે કરાવવાનું હોય કે કથા સાંભળવા માટે સાંભળવા માટે કથા હોય ભણવાનું હોય હે સાંભળવા માટે કે સાંભળવા માટે આમાં તો બીજું કીધું કે હે તમે શું કરો પાડો છો સાંભળવા માટે કે સાંભળવા માટે સ્વામીજીને શું કરવા ભણવું છે સાંભળવા માટે કે સાંભળવા માટે એ કહેતા હતા કે મારે સંસ્કૃત ભણવું છે તો સંભળાવવા માટે ભણવું છે કે સાંભળવા માટે હે શેના માટે ભણવું છે હે શ્લોક વાંચતા આવડે એટલા માટે સાંભળાવાને વાંચવા માટે તો તમારે તો વાંચવા માટે ભણવું છે ને સાંભળવા માટે સાંભળવા માટે એવું કંઈ નથી આમાં શું કરવા કીધું એમ માટે સાંભળવા માટે ભણવાની જરૂર છે હે કહ્યું છે કે વિદ્યાધિભીર ગુણેર્નૃણામ સાધિતે રપી કિમ ફલમ યદ્યંતે નિયતે યામ્યેર દુતેર ભક્તિમ વિના હરે હે ભગવાનની ભક્તિ કર્યા વિનાનાને અંત સમયે આવીને જો યમદૂત જંપુરીમાં લઈ લઈ જતા હોય તો તે જીવોએ મહેનત કરીને મેળવેલી વિદ્યાદિ ગુણોનું શું ફળ હું એનો અર્થ થઈ ગયો ભક્તિ વિનાનો હોય એને જો છેલ્લે મૃત્યુ સમયે યમદૂતો લઈ જતા યમદૂતો લઈ જવાના હોય તો એ આખી જિંદગી એને વિદ્યાને મેળવવું હોય એનું શું એટલે ભણેલાલ વખતે લઈ જતા હોય તો એ ભણેલાને લઈ જતા હોય તો ભણવાનું ફળ શું ભણેલાને લઈ જાય હે ભણેલાને લઈ જાય કે ન લઈ જાય હે લઈ જાય આપણે તો ગાડીમાં બેન લઈ જઈશ તો એ લઈ જાય તો ખરે ને આપણે આ લોકો ભણેલા હોય અમારે ભેળા આવો કથા કરવા હાટો ગાડીમાં બહાર લઈ જાય એટલે જમ હોતે ગાડીમાં બહાર લઈ જાય હાલો એને અમારે ત્યાં ત્યાં કથા સાંભળવી કારણ તમને સાંભળાવવી તમે કોઈ સાંભળી નથી ને એટલે એટલે ધ્યાન રાખીને પણ જોઈએ ઓલો ગાડી લઈને આવે પાછા હવે તો ઓલો પાડો લઈને તો આવે નહીં પાડા તો ઓછા થઈ ગયા બધા નકર તો જામ પાડો લઈને આવે ને હવે તો પાડાને કઈ હાર પાડા જેવી ગાડી એક લઈને આવે ભર કરતા હે જીએસીબી લઈને આવે જીએસીબી તો એમાં બિહારે કેમ પાછા પેલું કાગવે બિહારે ભગવાનની ભક્તિ કર્યા વિનાના ને અંત સમયે આવીને જો યમદૂતો યમપુરીમાં એટલે ભક્તિ કર્યા વિનાના ને એટલે ભણેલા હોય તોય પણ ભક્તિ કર્યા વિનાના હોય તો એને ભગવાન એને જમ લઈ જાય ભક્તિ ન કરે તો લઈ જાય એ કે ભણવાથી થોડા બીબે છે જમ તો ભણેલા જ હશે ને કે નહીં હોય ત્યાં કઈ હશે કે કોલેજ બોલેજ કે નહીં કાંઈ હે ભણેલા ગયા હોય ને ત્યાં એટલે એ હોય તો ખરા એને ભગવાનની ભક્તિ કર્યા વિનાનાને અંત સમયે આવીને જો યમદૂત જમપુરીમાં જ લઈ જતા હોય તો તે જેઓએ મહેનત કરીને મેળવેલા વિદ્યાદિક ગુણોનું શું ફળ પદ્મપુરાણમાં કહ્યું છે કે અવૈષ્ણવસ્ય તું ગુણાહ શ્રુતાદ્યા વિમલા આપી ન શોભંતે યથારાજન ભૂષણાન્યથવ ભૂષણાન્યથવ સ્ત્રિયા જેણે ભગવાન વિષ્ણુનો આશ્રય ન કર્યો હોય અને કદાચ તેમાં શાસ્ત્રાધ્યયન આદિ નિર્મળ ગુણ હોય તો પણ ભક્તિ સિવાયના તે ગુણ તો વિધવા નારીએ પહેરેલા ઘરેણા જેવા લાગે તે શોભતા નથી સત્સંગનું મહાત્મ્ય તો શ્રીમદ ભાગવતના એકાદશ કંધના બારમા અધ્યાયમાંથી જાણી લેવું ભક્તિનું મૂળ હેતુ સત્સંગ છે એમ અક્રૂરજીએ કહ્યું છે સોહમ તવાંઘ્ર્યુ તવાંઘ્ર્યુપ ગતો સ્મ્યસતામ દુરાપમ સ્મ્યસતામ દુરાપમ તચ્ચાપ્યહમ ભવદનુગ્રહ ઈશ મન્યે પુંસો ભવેદ્યર્હિ સંસર સંસરણાપ સંસરણાપ ત્વય ત્વય્યબ ત્વયબ્જનાભ જનાભ સદુપાસનયા મતિ સ્યાત હું આપના ચરણકમળોને શરણે આવ્યો છું કે જે દુષ્ટોને માટે દુર્લભ છે એને પણ આપનો અનુગ્રહ છે એમ હું માનું છું હે પદ્મનાભ આ જીવનો જ્યારે ઉદ્ધાર થવાનો સમય થાય છે ત્યારે જ સંત પુરુષની સેવાથી આપના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ જોડાય છે મુચકુંદ રાજાએ કહ્યું છે કે ભવાપ વર્ગો ભ્રમતો યદા ભવેત જનસ્ય તર્હ્યચ્યુત સત્સમાગમ સત્સંગમો યર્હિ તદેવ સદગતો પરાવરેશે ત્વયી જાયતે મતિ હે અચ્યુત આ ભવાટવીમાં ભટકતા જીવોનો જ્યારે મોક્ષ થવાનો સમય થાય છે ત્યારે જ તેને સત્પુરુષનો સમાગમ મળે છે અને જ્યારે તે સત્સંગ કરે છે ત્યારે સર્વ જગતના એકમાત્ર સ્વામી અને સત્પુરુષોની ગતિરૂપ એવા આપના સ્વરૂપમાં તેની બુદ્ધિ સ્થિર થાય છે શું કીધું શું આવ્યું જ્યારે જીવનો મોક્ષ થવાનો હોય ત્યારે એને સત્પુરુષોનો સમાગમ મળે છે હેત થાય સમાગમ એટલે એમ જેનો આને અજન્મે મોક્ષ થવાનો હોય એને હેત થાય જેને આને અજન્મે ચોરાસીમ જવાનું હોય એની અરે વાંધો ઉઠે એની અરે વાંધો ઉઠે તો એને આ જન્મમાંથી શરૂઆત કરવાનો છે પાછી બીજી ચોરાસીમાં જવાની અને આને આ જન્મે એને મોક્ષ થવાનો હોય તો એને કારણ વિના હેત થાય કારણ હોય તો હેત થાય ધોબને ક્યાંક લાલચ હોય તો ધોબને જ થાય બીજા ઢેઢડામાં જ થાય તેટલો હરખા સંપલ આપણને ઓલો હાંધી દેવાનો હોય મફત તો આપણે કે બહુ સારો ઠેઠ છે થાય કે નો તો એને ઠેઠડામાં હોતી હેત કંઈક કારણ હોય તો તે પણ કારણ વિના એને હેત થાય કે બહુ ઠેઠડો સારો છે તો એને હેત કહેવાય તો જેને ભગવાન આને આ જન્મે ભગવાનના ધામમાં જવાનો હોય તો એની નિશાની શું ભગવાનના ભક્તોમાં હેત એને ભગવાનના ભગતમાં કારણ હેત વિનાનું હેત થાય અને આને જન્મે બીજી ચોરાસી જવાનો છે એમ નિશાની હું વાંધો પડે એને કાંઈ કારણ વિના વાંધો પડે કે આ ભગત છે આવા વાળા ભગતડા હાઈલા જ નીકળે છે એટલે એક પછી એક નીકળે જ રાખે છે પાર જ નથી એમ એને કારણ વિના વાંધો પડે તો એની નિશાની કે એને હવે જવાનું છે ઓલ એમ ફેરે જ રાખવાનો છે પ્રચેતાઓએ કહ્યું છે કે વયમ તું સાક્ષાત ભગવાન ભવસ્ય પ્રિયસ્ય સખ્યુ ક્ષણ સંગમેન સુદુશ્ચિત સુદુષ ભવસ્ય સુદુશ્ચિકિત્સસ્ય મૃત્યોર ભિષક્તમમ ત્વાદ્ય ગતિમ ગતાસ્મ આપના પ્રિય સખા ભગવાન શંકરના ક્ષણવારના સત્સંગથી જ આજે અમને આપના દર્શન થયા છે આપ જન્મ મરણરૂપ અસાધ્ય રોગના શ્રેષ્ઠતમ વૈદ્ય છો હવે અમે આપના જ આશ્રયમાં છીએ સત્સંગ વિના ભક્તિનો ઉદય થતો નથી આવું પ્રહલાદજીએ કહ્યું છે નૈશામ મતી તાવત ઉરુ ક્રી અડાન ગ નૈષામતિસ્તાવત ઉરુક્રમાંઘ્રી સુરકર્માંઘ્રીમ ઉરુક્રમાંઘ્રીમ વૃષત્યનર્થાપગમો યદર્થઃ નૈષામતિસ્તાવદુરુક્રમાંઘ્રીમ સ્પૃશત્યનર્થાપગમો યદર્થ મહીયસામ પાદરજોભિષેકમ નિષ્કિંચનાનામ ન વૃણીત યાવત જેની બુદ્ધિ ભગવાનના ચરણકમળનો સ્પર્શ કરી લે છે તેના જન્મમરણરૂપ અનર્થનો સંપૂર્ણ નાશ થઈ જાય છે પરંતુ જે લોકો નિષ્કિંચન ભગવત પ્રેમી મહાત્મા પુરુષોની ચરણરજને જ્યાં સુધી મસ્તકે નથી ચઢાવતા ત્યાં સુધી તેની બુદ્ધિ ભગવાનના ચરણોને પામી શકતી નથી સત્સંગ અને ભગવાનની ભક્તિ ન હોય તો આવું જ્ઞાન ન હોય તો કે જ્ઞાન હોવા છતાં પણ અન્યમાં કોઈ આસક્તિ કે બંધન હોય તો વેદાદિ શાસ્ત્ર ભણેલા વિદ્વાનો પણ અધોગતિને પામે છે અધોગતિ એટલે મનુષ્ય કરતાં નીચી યોની અથવા નરકયાતનાને પામે છે તે પ્રહલાદજીએ કહ્યું છે કે વિદ્વાન પ્રિત્યર્થ વિદ્વાન વિદ્વાન પિથમ દનુજા કુટુંબમ પુષ્ણન સ્વલોકાયન કલ્પતે વૈ યહ સ્વીય પાર યહ સ્વીય પાર્ક્ય વિભિન્ન ભાવસ તમઃ પ્રપદ્યેત યથા વિમૂઢ હે ભાઈઓ જે પોતાના કુટુંબનું જ પાલન કરવામાં લાગ્યો રહે છે અને ક્યારેય ભજન નથી કરતો તો તે વિદ્વાન હોય તો પણ તેને પરમાત્મા મળતા નથી તેમાં પારકું અને પોતાનું આવી ભાવના ભરી હોવાથી તે મૂઢ પુરુષ તામસી ગતિને પામે છે તે ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે કે શબ્દ બ્રહ્મણી નિષ્ણાંતો ન નિષ્ણાયાત પરે યદિ શ્રમસ્તસ્ય શ્રમફલો યધેનુમિવ યધેનુમ ઇવ રક્ષત ગામ દુગ્ધદોહામ અસતિમ ચ ભાર્યામ દેહમ પરાધીનમ અસત પ્રજામ ચ વિતમ ત્વતીર્થીકૃતમ વિતમ ત્વતીર્થીકૃતમંગ વાચમ હિનામ મયા રક્ષતી દુઃખ દુઃખી હે ઉદ્ધવ જે પુરુષ શબ્દ બ્રહ્મમાં વેદાદિ શાસ્ત્ર વિદ્યામાં નિષ્ણાંત હોવા છતાં પરબ્રહ્મમાં અનિષ્ણાંત હોય અર્થાત જીવનમાં પર પરમાત્માને રાખવામાં કે પરમાત્માની અનન્ય ભક્તિ રાખવામાં અનિષ્ણાંત હોય તો તેનો બધો જ પરિશ્રમ ક્યારેય દૂધ નહીં આપતી વરોળ ગાયના પાલન પોષણની જેમ નિષ્ફળ જાય છે વરોળ ગાયનું ફળ હું વાયદો કરવાની વરોળ ગાય પાળે તેને ફળ શું થાય વાયદું દરજ કરવું પડે ને એમ ન કરવું પડે એમ ભણે ને પછી ભક્તિ ન થાય તો એને ફળ શું શું ફળ વાહિદું કરવું હું એનું વાહિદું હું યાદ રાખવી પડે યાદ રાખવી પડે તો વાહિદું કેવાય વહેલું ઉઠીને ભણવું પડે પાઠમાં ફટકારે તો પછી પેલું કરવું પડે તે બધું વાહિદું કરવું પડે દુગ્ધ દોહા દોહી દોહી લીધેલી ગાય ગામ દુગ્ધ દોહામ દોહી લીધેલી ગાય એટલે વરોળ ગાય દૂધ ક્યારેય નહીં આપનારી વરોળ ગાય વ્યભિચારીની પત્ની પરાધીન શરીર દુષ્ટ પ્રજા સત્પાત્રમાં નહીં આપેલું ધન અર્થાત અસત્પાત્રમાં આપેલું ધન મારા ગુણગાન રહિતની વાણી આ બધા વ્યર્થ પરિશ્રમ કરાવનારા છે ધંધે લગાડી દેનાર છે જો એકાદો મળી ગયો આમાંથી તો આખી આખી જિંદગી ધંધે લગાડી દે એક જ મળી જાય તો પછી પાંચે છ એ છ મળે તો વાત જ પૂછો ભાઈ પણ જો એક મળી ગયો તો એને ધંધે લગાડી દે આખી જિંદગી ખૂટે જ નહીં દૂધ ક્યારેય નહીં આપનારી ભરોળ ગાય વ્યભિચારીની પત્ની પરાધીન શરીર દુષ્ટ પ્રજા સત્પાત્રમાં નહીં આપેલું ધન અર્થાત અસત્પાત્રમાં આપેલું ધન મારા ગુણગાન રહિતની વાણી આ બધા વ્યર્થ પરિશ્રમ કરાવનારા છે અને જે તેનું રક્ષણ કરતો રહે છે પોષણ કરતો રહે છે તેને વારંવાર દુઃખ થયા કરે છે કોઈ દી સુખી થતો નથી એનું પોષણ એને હાચવે એ કોઈથી સુખી ન થાય એટલા જણાને હાચવે તે સંબંધી સુખ ક્યારેય નથી આવતું મહાભારતમાં વિદુરજીએ કહ્યું છે કે નૈનમ છંદાંસી વૃજિના તારયંતી માયાવિનમ માયયા વર્તમાનમ નિડમ શકુંતા ઇવ જાતપક્ષાસ છંદાસ્યેનમ પ્રજહત્યંતકાલે પ્રજહત પ્રજાહત્યંત કાલે કપટપૂર્ણ જીવન જીવનારો માયાવી જો વેદાદી શાસ્ત્રો ભણેલો હોય તો પણ તે વેદો તેને પાપથી એટલે જ સંકટો કે દુઃખોથી બચાવી શકતા નથી જેમ પાખો આવ્યા પછી પક્ષીઓ માળાને છોડીને ઉડી જાય છે તેમ અંતકાળે જ્યારે આ જીવ દુઃખોથી ઘેરાઈ ગયો હોય ત્યારે વેદો તે માયાવીને કપટીને છોડીને જતા રહે છે તેની રક્ષા કરતા નથી વૃદ્ધ યાજ્ઞવલ્ક્યે પણ કહ્યું છે કે આચારહીનમ ન પુનંતી વેદા યદ્યપ્યધિતા સહ ષડ હિ છ અંગોએ સહિત ચારે વેદોને ભણેલો મનુષ્ય જો આચાર આચાર ભ્રષ્ટ હોય તો તેને તે વેદો પવિત્ર કરી શકતા નથી વૃદ્ધ ચાણક્યે પણ કહ્યું છે કે શ્રુતમ યન્ન વિરાગાય ન ધર્માય ન શાંતયે કિમ તેન આપી કાકવાસિતમ એવ તદ શાસ્ત્રોના અધ્યયનથી વેદાંતાદિ શાસ્ત્રોના અધ્યયનથી કે તેને શ્રવણ કરવાથી મનુષ્યને હૃદયમાં જો વૈરાગ્ય ભાવ ન ઉપજે ધર્માચાર ન આવે અને મનમાં હૃદયમાં શાંતિ પણ ન આવે તો તે ભણવાથી શો અર્થ સિદ્ધ થયો તે તો કાકવાસિત કાગડાના નિરર્થક બોલવા તુલ્ય જ ગણાય શ્લોક નંબર વન હંડ્રેડ ફિફ્ટીન કૃષ્ણસ્તદવતારાશ્ચ ધ્યેયા તત્પ્રતિમાપી ચ ન તો જીવાનૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ અને શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી માટે એમનું ધ્યાન ન કરવું આગળના એકસો તેરમા શ્લોકમાં તસ્યૈવ તેની જ ભક્તિ કરવી તેમાં તેમાં જ જો કે ઇતરનો ધ્યાન નિષેધ ગર્ભિતપણે આવી જાય છે તો પણ તેની વધારે સ્ફૂટપણે સ્પષ્ટતા કરે છે કે સાક્ષાત ભગવાન સ્વયં શ્રીકૃષ્ણ તે ભગવાનના અવતારો અને તેમની ધાતુ પાષાણની મૂર્તિઓ પ્રતિમાઓ તે ધ્યાન કરવા યોગ્ય છે પરંતુ શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત જે બ્રહ્મવેતા હોય તો પણ તે મનુષ્ય હોય કે દેવતા હોય તે જીવ ગણાય માટે તે ધ્યાન કરવા લાયક નથી આગળ શ્લોકમાં તસ્યવ કહી દીધું એમાં જ નિષેધ આવી ગયો હતો છતાં વધારે સ્પષ્ટપણે એમાં ક્યાં નિષેધ આવ્યો એમાં એની ભક્તિ કરવી એમ કીધું તસ્ય એવ કીધું એટલે એકની જ ભક્તિ કરવી એવ છે એ નકારાત્મક છે નકાર સૂચવે છે તસ્ય એવ એટલે બીજાની નહીં ભગવાનના ભક્ત જે બ્રહ્મવેતા હોય તો પણ તે મનુષ્ય હોય કે દેવતા હોય તે જીવ ગણાય માટે તે ધ્યાન કરવા લાયક નથી એમ સમજવું સર્વ સત્શાસ્ત્રોના ધ્યાન પ્રકરણમાં ભગવાનના સ્વરૂપોનું જ ધ્યાન કરવું આવો ઉપદેશ કર્યો છે ભગવાનની પ્રતિમાઓ મૂર્તિઓ તો ભગવાનનો અવતાર જ અર્ચાવતાર છે તેથી તે ધ્યાન કરવા યોગ્ય માની છે ભગવાન સિવાય બીજાનું ધ્યાન ન કરવું આવો નિષેધ તો અન્યને જીવ માનીને કર્યો છે અને તેમના એટલે કે જીવના ધ્યાન કરવા બાબતમાં કોઈ શાસ્ત્રનું પ્રમાણ પણ નથી એટલે તે નિષેધ યોગ્ય જ છે ધ્યાન તો એક શુભાશ્રય ભગવાનનું જ કરવું બીજાનું કરવું નહીં આમ સુખદેવજીએ કહ્યું છે મનઃ કર્મભી રક્ષિપ્તમ શુભાર કર્મભી રાક્ષિપ્તમ રાક્ષિપ મનઃ કર્મભી છે મનઃ કર્મભી રાક્ષિક રાક્ષિપ્તમ શુભાર્થે ધારયેત ધિયા કર્મની વાસનાથી ચંચળ થયેલા મનને વિચાર દ્વારા રોકીને શુભાર્થમાં ભગવાનના મંગલમય સ્વરૂપમાં જોડવું જોઈએ ભગવાન ધારણાશ્રય ભગવાન ધારણાના આશ્રય છે અર્થાત તેની ધારણા કરવામાં આવે છે આશુ સંપદ્યતે યોગ આશ્રયમ ભદ્રમિક્ષતે પરમ મંગલમય આશ્રય ભગવાનને જ્યારે યોગી દેખે છે ત્યારે તુરત તેને ભક્તિયોગની પ્રાપ્તિ થાય છે શુભાર્થ કે શુભાશ્રય શબ્દનો અર્થ ભગવાનનું સ્વરૂપ છે તેમ શ્રીધર સ્વામી કહે છે આ બાબતને શ્રી રામાનુજાચાર્યે શ્રી ભાષ્યમાં વિવેચન કરીને સમજાવી છે કશ્ચ ધ્યેય શુભાશ્રયો ધ્યેય કશ્ચ શુભાશ્રય ભાવનાત્રયરહિત શુભાશ્રય કે તે ભાવનાત્રય કર્મભાવના બ્રહ્મભાવના ઉભય ભાવના ઇતિ ભાવનાત્રય તદ્રહિત શુભાશ્રયો ભગવાન હે પ્રતિભટ્ટ કલ્યાણેકતાન અને વળી સૌનકજીએ કહ્યું છે કોનું ધ્યાન કરવું ભાવનાત્રય રહિત કશ્ચ ધ્યેય શુભાશ્રય છે એનું ધ્યાન કરવું શુભાશ્રય કોણ ભાવનાત્રય રહે ભાવનાત્રય ભાવનાત્રય કઈ કર્મ ભાવના બ્રહ્મ ભાવના ઉભય ભાવના એટલે કર્મ ભાવના વાળા બધા જીવ અને બ્રહ્મ ભાવના વાળા મુક્ત મુક્ત હોય અને ઉભય ભાવના વાળા બ્રહ્માદિક ઈશ્વર હોય એનું કોઈનું ધ્યાન નહીં કરવાનું મુક્તોનું ધ્યાન નહીં કરવાનું અને વળી શૌનકજીએ કહ્યું છે કે બ્રહ્મા અને સનકાદિક પણ જગતની અંદર આવી જાય છે તેથી તેઓ પણ અવિદ્યાથી વીંટળાયેલા છે માટે તેઓ શુભાશ્રય થવાને યોગ્ય નથી અને બધા જીવોને પછીથી જ્યારે જ્ઞાન ઉપજે છે ત્યારે તેઓ સ્વસ્વરૂપને પામે છે આથી કહી શકાય કે તેમાં સ્વતઃ શુદ્ધિ રહી નથી તેઓ પણ શુભાશ્રય નથી ભવિષ્યોત્તર વિષ્ણુ ધર્મમાં કહ્યું છે કે આ બ્રહ્મસ્તંભ પર્યંતા જગદંતર્વ્યવસ્થિતા પ્રાણીન કર્મજનિત સંસારવશવર્તિન યતસ્તતોન તે ધ્યાને ધ્યાનીનામુપકારકા અવિદ્યાંતર્ગતા સર્વે તેહિ સંસારગોચરા પશ્ચાદુદ્ભુતબોધાશ્ચ ધ્યાને નૈવોપકારકા નૈસર્ગિકો નવૈ બોધસ તેષામપ્યંતો યત તસ્માત તદમલ તસ્માત તદમલમ બ્રહ્મ નિસર્ગાદ એવ બોધવત બ્રહ્માથી લઈને સ્તંભ ઘાસનું થૂમડું તે પર્યંત સર્વ જીવ જગતની અંદર રહ્યા છે તે બધા કર્મજ કર્મજનિત સંસારને વશ છે અને તેથી જ તે બધા ધ્યાનીઓને ધ્યાનમાં ઉપકારક સહાયક નથી આ બધા અવિદ્યાની અંદર રહ્યા છે તેમને સંસાર વળગ્યો છે પાછળથી જેમને જ્ઞાન થયેલું છે તેઓ પણ ધ્યાનમાં ઉપકારક નથી કારણ કે તેમનું જ્ઞાન સ્વતઃ સિદ્ધ નથી સ્વાભાવિક નથી પણ બીજાથી થયું છે માટે સ્વભાવ સિદ્ધ જ્ઞાનવાળું અને સર્વ દોષોથી રહિત આવું બ્રહ્મ પરમાત્મા તે જ ધ્યાનમાં ઉપયોગી છે ઉપરના વાક્યોથી સિદ્ધ થાય છે કે પરબ્રહ્મ વિષ્ણુનું અનન્ય સાધારણ સ્વરૂપ જ શુભાશ્રય છે એમ કહ્યું છે અહીંયા બ્રહ્મવેતા એવો પણ ભગવાનના ભક્તોનું અહીંયા બ્રહ્મવેતા એવા પણ ભગવાનના ભક્તોનું ધ્યાન ન કરવું આવો જે નિષેધ કર્યો છે તે સ્વતંત્રપણે એકલા તે ભક્ત કે દેવતાનું ધ્યાન ન કરવું એવા અર્થમાં નિષેધ છે પણ તે ભક્ત જો ભગવાનની સેવામાં રહ્યા હોય અને ભગવાનના ધ્યાનની સાથે તેમનું પણ ધ્યાન થાય તેમાં કંઈ દોષ કહ્યો નથી કારણ કે સેવક વર્ગે સહિત જ મુક્તે સહિત નારાયણ જ ભગવાનનું સ્વરૂપ ધ્યાન કરવા યોગ્ય છે આવું શાસ્ત્રોનું વિધાન છે આને વિસ્તાર આનો વિસ્તાર બીજેથી જાણી લેવો નિત્ય મુક્તાદિના ભગવદ્ વિશેષણતયા ઉપાસ્યત્વમ તું અપ્રતિસિદ્ધમ ગુણવિશિષ્ટસ્ય ઇવ વિભૂતિ વિશિષ્ટસ્ય પરસ્ય બ્રહ્મણ ઉપાસ્યત્વાત સપરિકરસ્ય ભગવતો ધ્યેયત્વાત ન દોષ અન્યથા સ રાધયા યુતોગ્નેયો ઇત્યાદિના રાધાયા ઉપાસ્ય કોટો અનુપ્રવેશ અભ્ય અભ્યનુજ્ઞાન અસંગતમ સ્યાત નિત્યમુક્તોનું ભગવાનના વિશેષણપણે વિભૂતિપણે અર્થાત સેવક ભાવમાં સાથે સાથે હોય તે વિષયમાં તો તેનો નિષેધ કરાયો નથી જેમ પરમાત્માને ગુણ ઐશ્વર્ય ધનુષ્ય મૂર્તિ માળા આદિ પરિકર સહિત પણ ઉપાસના કરવા યોગ્યતા છે ધ્યાન કરી શકાય છે સપરિકર તો ભગવાનનું ધ્યાન કરવામાં કોઈ દોષ નથી એમ તો કરવાનું કહ્યું છે ઉલટું દિવ્યધામ નિત્યમુક્તો તથા ઐશ્વર્ય વિભૂતિ સહિત એવા મનુષ્ય નાટકમાં પણ માનવાને તેની ઉપાસના ધ્યાન કરવું તેમ વિશેષ ભાર બતાવ્યો જો એમ ન માનીએ અર્થાત નિત્યમુક્તો સહિત ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે એમ ન માનીએ તો રાધાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ વગેરે ઉપાસ્ય સ્વરૂપો બતાવ્યા આદેશ કર્યો તે અસંગતિ થશે સ્વતંત્રપણે તો નિત્ય મુક્તોનું નહીં ધ્યાન કરવાનું ભગવાનના સેવક તરીકે ધ્યાન કરવાનું ભગવાન ભેળું કરવાનું શ્લોક નંબર વન હંડ્રેડ સિક્સટીન નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે ન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વથા અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી પોતાના જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરથી જુદો અને તેનો પ્રકાશક છે એમ જાણવું અને તેને યોગાદિક સાધનોથી બ્રહ્મરૂપે સારી રીતે અનુભવીને વિભાવ્ય વિશેષ રૂપેન અનુભાવ્ય ઇતિ તે બ્રહ્મભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ નિરંતર કરવી ત્રણ દેહથી આત્મા અલગ છે એમ ભગવાને જ કહ્યું છે વિલક્ષણ સ્થૂલ સૂક્ષ્મ દેહાત દેહાદાત આત્મેક્ષિતા સ્વદૃક યથાગ્નિર દારૂણો દાહ્યાત દાહકોન્ય પ્રકાશક નિરોધોત્પત્યણુ બૃહન નાનાત્વમ તત્કૃતાન ગુણાન અંતઃ પ્રવિષ્ટ આધત્તે એવમ દેહ ગુણાન પરહ જેમ લાકડાને બાળનારો અગ્નિ બળતનરૂપ લાકડાથી જુદો છે અને તેનો પ્રકાશક છે તેમ સાક્ષી અને સ્વયંપ્રકાશ આત્મા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણ પ્રકારના શરીરથી જુદો છે અને તેનો પ્રકાશક છે બળતણના લાકડામાં પેઠેલો અગ્નિ લાકડાના ઉત્પત્તિ વિનાશ નાનપ મોટપ અને અનેકતા જેવા ગુણધર્મોને જેમ પોતે લઈ લે છે તેમ શરીરમાં પ્રવેશેલો આત્મા પોતાને શરીરરૂપ માનીને તેના જડતા અનિત્યતા સ્થૂળતા આદિ ગુણો આદિ ગુણોથી તે તદ્દન રહિત હોવા છતાં તે શરીરના ગુણોથી યુક્ત દેખાય છે ઉપર કહ્યા તેવા ત્રણ દેહથી અલગ થઈને ભક્તિ કરતા એવા બ્રહ્મનિષ્ઠ ભક્તોને ભગવાને ગીતામાં સર્વશ્રેષ્ઠના રૂપમાં કહ્યા છે ચતુર્વિધા ભજનતે માં જનાહ સુકૃતિનોર્જુનઃ આર્તોર જિજ્ઞાસુરર્થાથી જ્ઞાની ચ ભરતર્ષભ તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનોત્યર્થમ અહમ સય સચ મમ પ્રિય ઉદારા સર્વ એવે તે જ્ઞાની જ્ઞાનીત્વાત્મેવ મે મતમ આસ્થિત સહી યુક્તાત્મા મામે વાનુત્તમામ ગતિમ હે અર્જુન પુણ્યશાળી ચાર પ્રકારના મનુષ્ય મને ભજે છે આર્ત ઐશ્વર્ય ભ્રષ્ટ રાજસત્તા ગયા પછી તેને મેળવવા ચાહતો હોય અર્થાર્થી ઐશ્વર્યકામ રાજસત્તા આદિ ઐશ્વર્યને ઈચ્છનારો જિજ્ઞાસુ પ્રકૃતિથી જુદા આત્મ સ્વરૂપને અનુભવવાને ઈચ્છતો જ્ઞાની ભગવાને ભગવાનને જ પરમ પ્રાપ્ય માનનારો તેમાં નિત્ય મારા સ્વરૂપમાં એકી ભાવથી રહેનારો અનન્ય પ્રેમ ભક્તિવાળો જ્ઞાની ભક્ત અતિશય ઉત્તમ છે કેમ કે તત્વથી જાણનારા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને તે જ્ઞાની અત્યંત પ્રિય છે એ બધા જ ભક્તો ઉદાર છે પણ જ્ઞાની તો મારો આત્મા છે સ્વરૂપ છે આમ હું માનું છું તે મારામાં જ મન બુદ્ધિ રાખે છે અને ઉત્તમ ગતિ સ્વરૂપ મારામાં જ સારી રીતે સ્થિર થયો હોય છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમહ સર્વેશુ ભૂતેશુ મદભક્તિમ લભતે પરામ બ્રહ્મનિષ્ઠ પ્રસન્ન મનવાળો આવો યોગી કોઈનો શોક કરતો નથી અને કોઈની આકાંક્ષા રાખતો નથી સમસ્ત પ્રાણીઓમાં સંભાવવાળા યોગીને મારી પરાભક્તિ પ્રાપ્ત થાય છે ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે કે જ્ઞાનીન સ્વ જ્ઞાનીને સ્વહમે વેષ્ટ સ્વાર્થો હેતુશ્ચ સંભવત સંભત સંમત સંમત સ્વર્ગશ્ચેવાપ વર્ગશ્ચ નાન્યોર્થો મદૃતે પ્રિય જ્ઞાની પુરુષને ગમતું તત્વ હું છું તેના સાધન સાધ્ય સ્વર્ગ અને મોક્ષ પણ હું જ છું મારા સિવાય અન્ય કોઈ પણ પદાર્થમાં તે હેત રાખતો નથી જ્ઞાની પ્રિયતમો પ્રિયતમો તો મેં જ્ઞાની પ્રિયતમો તો મેં જ્ઞાને નાસો બિભરતી મામ આથી મને જ્ઞાની અત્યંત પ્રિય છે અને તે મને જ્ઞાનથી મહિમાથી ધારણ કરે છે જ્ઞાન વિજ્ઞાન સંપન્નો ભજમામ ભક્તિભાવતઃ જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈને તું મને ભક્તિભાવથી ભજ સુખદેવજી મહાત્માએ કહ્યું છે કે પરિનિષ્ઠિતોપી નિર્ગુણીએ ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધિતવાન હે રાજન મને નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે છતાં શ્રીકૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને ખેંચ્યું છે અને તેથી જ હું ભાગવત પુરાણ ભણ્યો છું સ્વસુખ નિભૃત ચેતા તદ્યુદસ્તાન્ય તાન્ય ભાવોપ્યજિત રુચિર લીલા કૃષ્ટ સારસ તદીયમ વ્યતનુત કૃપયા યસ તત્વદીપમ પુરાણમ મહાત્મા સુખદેવજી આત્મસુખથી તૃપ્ત હતા તેમના હૃદયમાં ભેદ ક્ષમી ગયો હતો છતાં શ્રીકૃષ્ણની મધુર લીલાઓનું તેમનું લીલાઓથી તેમનું ચિત્ત આકર્ષાયું તેમણે કૃપા કરીને તત્વદીપ જેવા આ ભાગવત પુરાણનો પ્રચાર કર્યો તે સર્વ પાપનો વિનાશ કરનારા વ્યાસપુત્ર મહાત્મા સુખદેવજીને હું નમસ્કાર કરું છું નિષ્કિંચના યે મુનય આત્મા રામા આત્મા રામા યમુપાસતે અપવર્ગાય નિષ્કિંચન અને આત્મારામ સંકાદિક ઋષિઓ પોતાના મોક્ષને માટે એ ભાગવત ધર્મનો આશ્રય કરે છે આત્મા રામશ્ચ મુનિયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વંતી અહેતુ કિમ ભક્તિમ ઇથમ ભૂતગુણો હરિ અવિદ્યાની ગાંઠોથી રહિત અને આત્મા સ્વરૂપમાં રાજતા આવા મુનિઓ ભગવાનના સ્વરૂપમાં નિષ્કામ ભક્તિ કરે છે કારણ કે ભગવાન એવા જ કલ્યાણ ગુણ સંપન્ન છે મૂળમાં સર્વદા સર્વકાળને વિશે ભક્તિ કરવી એવો વાક્યાંશ છે સર્વકાળ અર્થાત ભક્તિનો વારંવાર અભ્યાસ કરવો એકની એક ચીજનું વારંવાર ચિંતન મનન તે જ અભ્યાસ છે ને અભ્યાસ જ સર્વ સમગ્ર પુરુષાર્થોનું સાધન છે તે ગીતામાં કહ્યું છે કે અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગા મિનાહ પરમમ પુરુષમ દિવ્યમ યાતિ યાતિ પાર્થાનું ચિંતયન ભગવાન સિવાય બીજે નહીં જનારા અને અભ્યાસ યોગથી જોડાયેલા એવા ચિત્તથી ભક્ત જો નિરંતર ભગવાનનું ચિંતન કરતો રહે છે તો તે પરમ દિવ્ય પુરુષ પરમાત્માને પામે છે શ્લોક સહજાન સ્વામી મહારાજની જય